Oh, I do about that. એને પ્રણામ કીધું ભાગવત શાસ્ત્ર નો અર્થ છે આનંદરૂપ ફરીની લીલા દંડાર્થે અધિકાર લીલા અને મધ્યમ અને ઉત્તમ અત્યારે આપણે મધ્યમ પ્રકરણ જોઈએ છે એમાં શ્રોતા ને વક્તા છે વ્યાસજી અને નારદજી આ મધ્યમ પ્રકરણમાં શ્રી શ્રી ભાગવત રચવાનું જે પ્રયોજન છે એ નારદજી વ્યાસજીએ કહે છે એટલે કે આ અધ્યાયમાં એટલે આ પ્રકરણમાં ભાગવતની ઉત્પત્તિનું કારણ બતાવે છે એટલે શ્રી વેદ વ્યાસજી નારદજી એમાં એ પાંચમા અધ્યાયમાં નું ભગવદીય પણ બતાવ્યું છે એ આ અધ્યાયમાં જણાવે છે હવે એકવીસમાં શ્લોકની પહેલા પૂર્વ પર સંગતિ કે પ્રથમ વ્યાસજીની ચિંતાનું કારણ નારદજી પૂછે છે ત્યારે વ્યાસજી કહે છે કે આત્મિક ધર્મ અર્થ કામ અને મોક્ષ આ પુરુષાર્થ અને વેદના વિભાગ કરવા છતાં પણ મને મારા આત્માને સંતોષ નથી ત્યારે નારદજી ઉત્તર આપે છે કે તમે ભગવાનનો અમલ યશ ગાયો નથી એટલા માટે તમારા આ જ્ઞાનની ન્યૂનતા છે એવું હું માનું છું એટલે કે તમે જે પુરુષાર્થોનું વર્ણન કર્યું એવું તમે વાસુદેવની મહિમાનું વર્ણન કર્યું નથી તમે જ્ઞાન અને કર્મને પણ જણાવ્યું પણ જે ભક્તિ માર્ગ છે જે ઉત્તમ છે એ જણાવવા માટે ભગવાનનું ચરિત્ર અને સ્વરૂપને તમે સંસ્કૃતમાં વર્ણન કરો કારણ કે પ્રભુનું જે સ્વરૂપ છે એ યતો વાચો નિવર્તનથી એટલે કે જે શ્રુતિ કે છે એ અનુસાર એને એમના સ્વરૂપને મન અને વાણીથી આપણે જાણી શકતા નથી એટલા માટે એના સ્વરૂપનું તમે વર્ણન કરો અને આગળ સત્તર અઢારમાં શ્લોકમાં પણ કહ્યું કે આને ઉપસંહાર કરતા ભગવાનનું ચરિત્ર કહે છે ત્યારે એ એ ઉપસંહારમાં એમ કહે છે કે મનુષ્યએ ભગવાનની ભક્તિ કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ લૌકિક સુખ દુઃખ એ એ દૂર કરવા માટે પ્રયત્ન ન કરવો જોઈએ કારણ કે એ તો કાલને આધીન છે એટલે ભગવાનના ભજન માટે જ પ્રયત્ન કરવો જોઈએ એ વિષયને પછી તર્કથી સમજાવે છે કે જે મુકુંદના ચરણનું શ્રવણ કીર્તન સ્મરણ સદા કરે છે એ એને સજવાનું છોડતો નથી કારણ કે રસથી વશ થઈ જાય છે અને એને ફરી નિશ્ચય સંસારમાં આવવું પડતું નથી આ રીતે તર્ક સાથે ભગવાનના માર્ગની ઉત્તમતા સિદ્ધ કરી અને હવે ભગવાન કોણ છે તેનું ચરિત્ર અને સ્વરૂપ જે વીસમા શ્લોકમાં આપણને ઇદમ હિ વિશ્વમ ભગવાન નિવેતરોથી સમજાવ્યું કે જે ઉત્તમ મધ્યમ અને અધમ અધિકારી છે એના ભેદથી ત્રણ પ્રકારનું નિરૂપણ કરે છે અને ત્યારબાદ એ પ્રમાણ બનના લીધે ગુરુના ગુરુના ઉપદેશની નવ્યાસજીને જરૂર છે એમ કહીને પ્રાદેશ માત્ર એનાથી શાસ્ત્રનો ગુણ અર્થ સ્પષ્ટ કરવા જણાવે છે અને ત્યારબાદ નારદજી વ્યાસજીને કહે છે કે તમારા પોતાના અવતારનું પ્રયોજન જાણો તમે શા માટે અવતાર લીધો છે ભગવાને પોતે અવતાર લઈને સર્વ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે પોતાના સ્વરૂપને જણાવવા પોતાના જ્ઞાન કલારૂપ અંશ તમારો અવતાર કરાવ્યો ભગવાનનું ચરિત્ર ન કહો તો તમારો અવતાર નકામો થાય તેથી ભગવાનની ઈચ્છાથી તમારા અંતઃકરણમાં શોક થયેલ છે તેથી ભગવાનની આજ્ઞાનું પાલન કરો અને પોતાના ધર્મને સફળ કરો એમ નીચેના શ્લોકથી કહે છે અહીંયા નારદજી વ્યાસજીને કહે છે કે તમારું અવતારનું પ્રયોજન છે શું છે એ તમે જાણી લો એટલે તમે ભગવાનનો સ્વયં અવતાર જ છો તો તમે ભગવાન ભક્તોના ઉદ્ધારને માટે તમારો અવતાર થયો છે અને તમે ભગવાનના જ્ઞાના અવતાર છો અને તમને જે આ ખેદ થયો આટલા ખેદના વિભાગ કર્યા બાદ પણ તો એ ભગવાનની ઈચ્છાથી તમને એનો છેદ થયો છે એટલે હવે તમે ભગવાનની આજ્ઞાનો પાલન કેમ અવાજ કેમ આટલો ધીરો છે Andra. આ શ્લોક છે સ્વમાત્મનાત્માનમ અવ્યયમોગ દ્રક્ષ પરસ્ય પુંસઃ પરમાત્મન કલામ અજમ પ્રજાતમ જગત શિવાયતન મહાનુભાવાભ્યુદયો અધિગણ્યતામ સદા સફલ દ્રષ્ટિવાળા તમે પોતાથી પોતાને પર પુરુષ પરમાત્માની કલા અને જન્મરહિત જગતના શાંત સુખ માટે જન્મેલા જાણો તેથી મોટા પ્રભાવવાળાનું ચરિત્ર માત્ર સંક્ષેપથી કરો હવે વિવેચન છે કે તમે પોતાને પરપુરુષની કલા જાણો આ ઉપદેશ જીવ જ બ્રહ્મ છે તેવા ઉપદેશ જેવો જેવો નથી એમ જણાવવા કલા કહેલ છે એટલે નારદજી કહે છે કે તમારા અવતારનું અવતારનું પ્રયોજન શું છે તો કે તમે પરમ પુરુષની કલા છો અને આ જીવ જ બ્રહ્મ છે એવો ઉપદેશ નથી એટલે કે જીવ બ્રહ્મ છે પણ તમે તો પુરુષોત્તમની કલા છો એ જણાવવા કહેલી છે એ જ્ઞાનનું સાધન તમારા સ્વરૂપનું જ્ઞાન જ છે એટલે તમારા સ્વરૂપનું તમને જ્ઞાન થઈ જશે કે તમે પુરુષોત્તમની કલા છો પર પુરુષોત્તમની એ જ જ્ઞાનનું સાધન છે અને એ અને સ્વરૂપ તમને તેમ જણાવશે એટલે તમને તમારા સ્વરૂપનું જ્યારે જ્ઞાન થશે કે તમે ભગવાનના જ્ઞાના અવતાર છો પરમ પુરુષની કલા છો ત્યારે તમે તમને એ સ્વરૂપ જ તમને એમ જણાવશે એવો અર્થ છે તેવું જ્ઞાન થવાથી શક્તિ સદા સફળ દ્રષ્ટિવાળા વિશેષણથી કહેલી છે એટલે તમારી તમારામાં જ્ઞાનની આ જ્ઞાન પ્રાપ્ત થાય એવી શક્તિ છે કારણ કે તમે સદા સફળ દ્રષ્ટિવાળા એટલે કે તમારી દ્રષ્ટિ સદા ફળ આપનારી છે એટલે આ વિશેષણથી કહ્યું છે બધા જીવો ભગવાનના અંત અને કલા છે મારામાં શું ઉત્તમ પણ છે વ્યાસજીને આ પ્રશ્ન થાય છે કે બધા જીવો ભગવાનના અંત અને કલા છે તો મારામાં શું ઉત્તમ પણ છે ત્યારે એના ઉત્તરમાં નારદજી કહે છે કે તમે પર પુરુષ પુરુષોત્તમની કલા છે કલા છો બીજાઓ તો અક્ષરની અથવા પુરુષની કલા છે એટલે નારદજી એમ કહે છે કે તમે નારાયણની કલા છો જ્યારે બીજાઓ અક્ષર અક્ષરમાંથી કાલ કર્મ સ્વભાવ પ્રસૃતિ પુરુષ કે જે પુરુષ છે એની કલા છે એમ તો અક્ષર અને પુરુષ પણ ભગવાન હોવાથી મારામાં શું ઉત્તમપણું તો તમે એમ કહો છો કે અક્ષરની ને પુરુષની કલા બીજા બધા જીવો છે તો એ પણ તો ભગવાન જ છે તો મારામાં શું ઉત્તમપણું છે એવો પ્રશ્ન થાય ત્યારે કહે છે કે પરમાત્માની એમ કહેલું છે એટલે કે પરમહ ઉત્તમ અને તે આત્મા તે પરમાત્મા એટલે એમ કે છે કે આત્મા અને પરમાત્મા વચ્ચે જે સ્વરૂપનો ભેદ છે એ જ ભેદ તમારામાં છે એટલે કે તમે પરમાત્માની કલા છો ગંગાનું જળ અને ગંગા દેવતાના જેવો આત્મા અને પરમાત્માના સ્વરૂપમાં ભેદ છે અહીંયા ગંગાનું જળ અને ગંગા દેવીના ઉદાહરણથી એ આત્મા ને પરમાત્માનો ભેદ બતાવે એવો ભાવ છે ત્યાં ફરી પ્રશ્ન થાય છે કે ત્યારે મારી ઉત્પત્તિ કેમ થઈ તો એવો પ્રશ્ન થાય તેથી કહે છે કે તમે જન્મ રહિત જન્મેલા છો ઉત્પન્ન થયા વિના જ માત્ર આનંદના રૂપ પર ચરણ મુખ ઉદર વગેરે વાળા તમે વ્યાસ રૂપથી અવતરેલા છો એટલે કે તમે જન્મ રહિત છો છતાં તમે જન્મેલા છો એટલે કે ઉત્પન્ન થયા વિના તમારું પણ વિગ્રહ આનંદના રૂપ પર ચરણમુખ ઉદરવાળા એવા ભગવાનના જ અવતાર તરીકે વ્યાસ રૂપે તમે અવતરેલા છો તેથી બધાએ જગતને શાંત સુખ થાય તે માટે મોટા પ્રભાવવાળા ભગવાનનું અભ્યુદય એટલે કે ચરિત્ર અધિક ગણો એટલે માત્ર સંક્ષેપથી કહો એટલે તમે જન્મ રહી છો છતાં પણ તમારે ભક્તોના ઉદ્ધાર માટે અને જગતને શાંત સુખ થાય એ માટે તમે મોટા પ્રભાવવાળા ભગવાનનું ચરિત્ર અધિક કહો એટલે કે સંક્ષિપ્ત કહો આ ભગવાનનું ચરિત્ર ભક્તોના સંબંધ વાળાઓમાં પણ ઘણો પ્રભાવ ઉત્પન્ન કરે છે તેથી ભગવાન ઘણા પ્રભાવ વાળા છે એટલે જે આ ભગવાનનું ચરિત્ર શ્રવણ કરે છે એને તો ઘણો પ્રભાવ ઉત્પન્ન કરે જ છે પણ જે ભક્તો એમના ગુણગાન ગાય છે એમના ચરિત્રના તો એનો જો કોઈ સંગ કરે તો એનાથી પણ એ ભક્તો પર ઘણો પ્રભાવ ઉત્પન્ન થાય છે તેથી ભગવાન ઘણા પ્રભાવ વાળા છે તેમનો અભ્યુદય એટલે કે ચરિત્ર મોટા ઉત્સવ રૂપ છે કે ધ્યાન વિગેરેથી અધિક થાય છે અહીંયા ધ્યાન વિગેરેથી મનીકરણથી સમજાવી દીધું તે વાણી અને મનથી જણાય તેવું ન હોવાથી આ આવું છે એમ તેનું વર્ણન થઈ શકે તેવું નથી તેથી માત્ર સંક્ષેપ કહેવું એટલે પ્રભુનું સ્વરૂપ અને ચરિત્ર વાણી અને મનથી ન જણાય એવું છે અને કહી ના શકાય કે આવું છે એટલા માટે તમે એને માત્ર સંક્ષેપથી જ વર્ણન કરું અને અહીંયા ભાગવત અર્થમાં પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે વ્યાસજી ભગવાનના જ્ઞાન અવતાર છે અને એમને ભગવદીય પણ પ્રાપ્ત થયું છે કારણ કે એમને ચિંતા થઈ આટલા બધા ધર્મ કાર્યો કરવા છતાં પણ તો એમને જે ચિંતા થઈ એનાથી એ ભગવદીય તો છે પણ જ્યારે નારદજીએ આ એમને જ્યારે ઉપદેશ આપ્યો કે તમારા અવતારનું શું પ્રયોજન છે એમ કરીને એમના સ્વરૂપનું જે ધ્યાન કરાવે છે એ ઉપદેશના શ્રવણથી જ એમને પછી ભગવતપણું પ્રાપ્ત થયું એટલે ભગવદ ભગવદીય તો હતા જ પણ આ ઉપદેશથી જ એમને ભગવતપણું પ્રાપ્ત થયું આમાં જે છે જ્ઞાન વગેરેથી અધિક છે તો જ્ઞાનથી પ્રભુનું કદાચ સ્વરૂપ ચરિત્ર થોડું જાણી શકાય પણ વિગેરેથી કેવી રીતે આમાં મૂળ શ્લોકમાં જે કહ્યું છે ને કે તન મહાનુભાવા હૃદયો અધિગણ્યતામ અધિગણ્યતામ અને ભગવત ચરિત્રનું તમે અધિકતાથી નિરૂપણ કરો તો અધિકતાથી શેનાથી તો જ્ઞાન આદિથી અધિકતાથી એટલે જે ચરિત્ર છે એ જ્ઞાન અને ભક્તિ કરતા પણ ચરિત્રનું મહાત્મ્ય એટલું તમે વધારે પ્રબલ રીતે વર્ણિત કરો એ તાત્પર્ય સંક્ષેપ એટલે શોર્ટમાં આમ અધિક કે છે કે અધિક કહો ને પછી સંક્ષેપ થી કહે છે એટલે મને સમજાયું કે છે ને કે મન અને વાણીથી એમનું સ્વરૂપ અને ચરિત્ર આપણે કહી નહીં શકીએ એટલામાં એવી સમજાવીએ મન અને વાણીથી જાણી ના શકાય એ આવું વર્ણન ન થઈ શકે એટલે તમે સંક્ષેપથી જણાવો મીઠી નહીં પેલું જોતા કરતા ખાવે એટલે નહીં ફાવે છે કરો હું પકડું છું ચલો ગાયું દેડી આગળના શ્લોકમાં આપણે જોયું કે નારદજી વ્યાસજીને તેમનું સ્વરૂપ અને તેમના અવતારનું પ્રયોજન જણાવ્યું છે કે તેમનો અવતાર છે ભક્તનો ઉદ્ધાર કરવા માટે અને તે ભગવાનના જ્ઞાન કલારૂપ અંશથી તેમનો અવતાર કરા ભગવાને કરાવ્યો છે તો અને તેથી તમે ભગવાનનું ચરિત્ર છે તે તમે સંક્ષેપમાં કહો એટલે કે સંક્ષેપમાં ચરિત્ર કેવી રીતે કહેવું તો કે કે ધર્મ સાથે ભગવાનના ચરિત્રનો ઉપદેશ કરવો કે એકલાને એવી શંકા થાય તેથી નીચેનો શ્લોક કહે છે इदं हि पुंसः तपसः श्रुतस्य इष्टस्य सुप्तस्य च बुद्धिदशयोः અવિચ્યોતોષઃ કવિભિઃ નિરૂપિતો યદુત્તમશ્લોકગુણાનું વર્ણનમ કે આ જે ઉત્તમ શ્લોકના ગુણોનું વર્ણન છે તે પુરુષના તપ શ્રવણ સારા યજ્ઞ અધ્યયન બુદ્ધિ તથા દાનનું ચલિત ન થાય તેવું ફળ કવિએ કહેલું છે એટલે કે જ્યાં ભગવાનના ચરિત્રનું જે ગુણગાન કરવાનું કીધું છે તેના શ્રવણનું જે ફળ છે તે ફળ આ પુરુષ જે મનુષ્ય એટલે તપ શ્રવણ સારા યજ્ઞ વગેરે જે કહી રહ્યો છે વર્ણાશ્રમ ધર્મના કર્મો તેનાથી પણ ચલિત ન થાય તેવું પણ કવિઓએ એનું કહ્યું છે આ ચરિત્ર સબ વગેરેની સમાન છે કારણ કે કલ્પી થી અને સાધન થી એ ભગવદ રૂપ છે એટલે કે આ જે સબ વગેરે સાધનો છે એના કરતાં પણ આ ભગવાનનું ચરિત્ર છે એ બધાની સમાન જ છે કારણ કે ફલ સ્વરૂપ અને સાધન થી એ ભગવદ રૂપ છે જેવી રીતે આ કપ શ્રાવણ વગેરે ભગવદ રૂપ છે એમ કે સર્વના કેમ કે સર્વનાથ પણ છે ભગવાન છે એટલે કે આ ચરિત્ર જે છે ભગવાનના ચરિત્રનું વર્ણન છે એટલે આ તપ શ્રવણ વગેરે ભગવદ રૂપ છે એના કરતાં પણ આ મોટા પ્રભાવવાળા ભગવાનનું ચરિત્ર છે તેમાં ઉત્તમ ધર્મ વર્ણોના આશ્રમોમાં રહેલો છે તે પૈકી તપ વાનપ્રસ્થ અને સંન્યાસીઓમાં રહેલું છે સુતમ એટલે કે વેદાંતોનું શ્રવણ તે સંન્યાસીઓમાં રહેલું છે સારા યજ્ઞ ગૃહસ્થમાં સુક્તમ એટલે કે અધ્યયન બ્રહ્મચારીઓમાં બુદ્ધિ અને દાન ક્ષત્રિય અને વૈશ્યમાં રહેલા છે આ વાનાસન ધર્મના જે ધર્મ બતાવ્યા કે એ પ્રમાણે આ બધા ધર્મોથી જે પ્રાપ્ત થાય એટલે કે આ બધા ધર્મોથી જે ફળ પ્રાપ્ત થાય અને તેઓ તેઓ એટલે કે સ્વરૂપ સાધન અને ફળ ચલિત ન થાય તેવું ફળ છે એટલે આ સ્થિતિમાં સંબંધ આપણું ન એટલે કે નથી વિકસિત એટલે કે ચલિત ચલિત થયેલું અર્થ એટલે કે ફળ કે નથી ચલિત થયેલું ફળ જેનાથી સેવા છે એટલે કે આ ભગવાનના ગુણગાન કેવા છે કે એનાથી ફળ આ સજનોનું ફળ ચલિત થતું સોરી એટલે આ ભગવાનના ગુણગાનનું પ્રમાણ એવું છે કે આ તપ વગેરે સજનોના ફળથી ચલિત થતું નથી હા શાસ્ત્રમાં તેમ સિદ્ધ થયેલ હોય તો પણ લોકમાં સિદ્ધ થયેલું નહીં હોય તેવી શંકા થાય જેથી કવિએ કહેલું છે કે એમ કહેલ છે નિરૂપિતં નાનાની સવતિ મિત્રાં એટલે યુક્તિ સાથે કહેલું છે ઉત્કલ્પનાકના ગુણોનું વર્ણન કરીને કે ચાલે એટના થાય તે ઉફળ હોવાનો સાબિત કરેલું છે જે મિત્રાં શબ્દથી એટલે કે કવિએ કહેલું છે કે તો સમ્ય કવિએ કહેલું છે કે એટલે કે મિત્રાં એટલે કે યુક્તિ પાછдена સાબિત કરવી કે સાત્રમાં જેમ આપણ સિદ્ધ થાય છે કે મુકમાં પણ આફળ સિદ્ધ થયેલું છે ઉત્તમ શ્લોકના ગુણોનું વર્ણન કરીને તે ચલિત ન થાય તેવું ફળ હોવાનું સાબિત કરેલું છે તેથી એક ચરિત્રના શ્રવણથી સર્વફલ પ્રાપ્ત થતું હોવાથી તે જુદા જુદા કર્મો કરવાના નથી તેમ ન કરવાના પણ નથી એવો સિદ્ધાંત છે એટલે ત્યાં ભગવાનના ચરિત્રના શ્રવણથી ફળ પ્રાપ્ત થતું હોય તો અન્ય કર્મ કરવાની જરૂર નથી એમ કે છે અને પછી કહેતા કે તે કર્મ ન કરવા તેવું પણ નથી એવો સિદ્ધાંત છે તેમ એટલે કે શાસ્ત્રમાં કરવા કરવાની મના કરેલ કર્મ તો ન કરવું એટલે કે શાસ્ત્રમાં જે કર્મ કરવાની મના કરવી છે કરેલી છે તે કર્મ ન કરવા પરંતુ જે કર્મ કરવાનું કહ્યું છે તે કર્મ તો કરવા એટલે કે કે આ બધા અન્ય કર્મ છે અને એનાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ આ ઉત્તમ શ્લોકના ચરિત્રના ગુણગાન શ્રવણથી પણ થાય છે એમાં શ્લોકમાં કહે છે મને ચલિત ન થાય એટલે આ બધા જે કર્મો કરે છે એ બી કરે તો એનું ફળ ની જરૂર નથી એમ કહેવા માંગુ ચલિત ન થાય એનાથી શું કહેવા માંગુ નથી ખ્યાલ એ બધા જે કર્મો કરી ગયા આ બધા કર્મો કરે જે ગૃહસ્થ સંન્યાસી વગેરે કર્મો કરે તો એનું જે ફળ એ લોકોને મળવાનું છે તેની કઈ જરૂર પણ નથી એમ કે જે કર્મ ન કરવાના એવો પણ સિદ્ધાંત નહીં કરવાના એવું પણ નહીં ને કરવાથી એનું કઈ ફળ પ્રાપ્ત નથી ત્યાં હા બોલું છું આપણે જે આપણે આગળ એમાં કહેવાય વર્ણાશ્રમ ધર્મની ભાવના તો આ વર્ણાશ્રમ ધર્મ છે કીધું છે ને કે વર્ણાશ્રમ ધર્મ આપણે કીધું છે કે ભગવદ સેવા પણ કરીએ ને વર્ણાશ્રમ ધર્મ પણ નિભાવવા આ વાનસમ ધર્મ છે અને એક ભગવાનના ગુણ અને કથા પકી ગયું છે એટલે કે આનું ફળ જે છે એ ઉત્તમ છે આ બધા કરતા એટલે આના આનાથી જે ફળ મળશે એનાથી જે આ ભગવાનના ગુણગાના ચરિત્રનું શ્રવણ કરવાનું જે ફળ મળશે એ ચલિત નહીં થાય એટલે કે એમાં કોઈ ડિસ્ટર્બ નહીં થાય Right. I have a complete problem. ખોટ નહીં એટલે અન્ય અન્ય સાધનોથી જે ફલની અહીંયા વિધાન કરેલું છે શાસ્ત્રમાં તપ વગેરેથી એ બધા જ ફલ ભગવત ચરિત્રથી શ્રવણ કરનારને પ્રાપ્ત થઈ જાય છે કે વર્ણન કરનારને પ્રાપ્ત થઈ જાય છે એની કમી એને નહીં રહે એટલા માટે આગળ જઈને એ પણ વાત થઈ કે ભગવત ચરિત્રનું જે શ્રવણ કીર્તન કરી રહ્યો છે એ આ તપાદીને પૃથક રૂપથી ન કરે તો પણ કોઈ ફરક નથી પડતો કરે તો શાસ્ત્રમાં કહ્યું પણ છે તો ભલે કરે એટલે કૃતાકૃતતા બતાવી છે ફલની સિદ્ધિ તો છે જ આનાથી એટલે આ છોડીને અન્ય કંઈ કરવાની આવશ્યકતા રહેતી નથી આ ચરિત્ર તપ વગેરે વગેરેની સમાન છે તો સમાન એવું ના કેવું જોઈએ કારણ કે એનું તો ફલ આપશે જ પણ સાથે સાથે ભગવત ભક્તિનું પણ એ ફલ આપશે પછી સમાન છે એમ એવું કહ્યું આગળ એ વાત થઈ ને કે ભગવત ચરિત્રમાં તો આ મહાત્મ્ય છે પણ આ મહાત્મ્ય લોક પ્રસિદ્ધ નથી પ્રસિદ્ધિ માટે અહીંયા આ વાત કહેવામાં આવે છે લોકમાં પ્રસિદ્ધિ શું છે કે તપ કરો તો આ મળે તીર્થ કરો તો આ મળે યજ્ઞ કરો તો આ મળે આ લોકમાં પ્રસિદ્ધ છે ભગવત ચરિત્રના શ્રવણ કીર્તનથી આ ફલ પ્રાપ્ત થાય એવું તો કોઈ કદી સાંભળ્યું નથી ઠાકોરનું ફલ આનાથી થઈ જાય એ તાત્પર્યથી અહીંયા કહી રહ્યા છે કે એના સમાન છે એનીથી અનેક ગણું ઉત્તમ છે એમાં તો કોઈ સંશય જ નથી પણ જેને આ વાતનો બોધ નથી એને તો સમજાવવું પડશે એટલે આમાં જે બહુ ધ્યાનમાં લેવા યોગ્ય વસ્તુ એ છે કે વ્યાસ સ્વયં ભગવદ અવતાર છે તેમ છતાં પણ પોતાની અવતાર રૂપતાનો બોધ નથી એમને કોઈ કરાવી રહ્યું છે ત્યારે એમને ખબર પડી રહી છે કે હું આ આ પ્રભુની લીલા એવી છે કે જે અવતરિત રૂપ છે એ પણ પોતાના સ્વરૂપ અને પ્રયોજનથી પરિચિત નથી જ્યાં સુધી એમને ફરી પાછું કોઈ કરાવે નહીં દરેક કિસ્સામાં એવું નથી બનતું પણ એવું ઘણા બધા કિસ્સામાં આપણે જોવા મળે છે જેમ હનુમાનજીના ચરિત્રમાં આવે છે કે સામે પાર જવું હતું પરંતુ જ્યાં સુધી એમને એમના સામર્થ્યનો બોધ ન કરાવવામાં આવ્યો ત્યાં સુધી એ ન જાણી શક્યા આ એક બહુ અદભુત વાત છે શ્લોકની ઉત્તાનિકામાં છે ને કે ધર્મ સાથે ભગવાનના ચરિત્રનો ઉપદેશ કરવો કે એકલા નહીં એટલે એમાં એટલે એકલાને એટલે કેવી રીતે જે આ ધર્માચરણ કરતો નથી એ એવી રીતે આ વર્ણાશ્રમ ધર્મ પાળતો નથી એને એવી રીતે સહિતમ ચરિત્રમ ઉપદેષ્ટવ્યમ કેવલમ વા અહીંયા વ્યાસની શંકા એમના મનમાં જે ભાવ છે એને રાખીને મેં સ્થાનિકા કરી રહ્યા છે ચલો મને એ વાત તો સમજમાં આવી કે હવે આ કાર્ય કરવું છે આ કાર્યની અંદર મારે જેમ મહાભારત વગેરેની અંદર કે અન્ય પુરાણોમાં પુરુષાર્થોને સાથે વણીને કોઈ પણ એક ઉપદેશ આપવામાં આવી રહ્યો છે એવી રીતે મારે આ કરવું છે કે ભગવત ચરિત્રને મુખ્ય રાખીને કરવું છે હા કેમ કે પુરાણ છે એનું ફોર્મેટ જ એ છે धर्मार्थकामोक्षाणाम् उपदेशसमन्वितं पुरावृत्तकथायुक्तं પુરાણમ તત્ ચક્ષતે આ પુરાણનો ફોર્મેટ સિદ્ધ છે એ ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચતુર્વિધ પુરુષાર્થના વિષયક ઉપદેશને એવી રીતે પુરાણ પુરાની કથાઓની સાથે વણીને કહેવું કે જેથી મનુષ્યને શ્રવણ કરતાને આ પુરુષાર્થનો બોધ થાય તો આ રીતે જે પુરુષાર્થોનું નિરૂપણ કરે છે એનું નામ પુરાણ તો હવે અહીંયા પણ તો પુરાણ જ કરવું છે એમાં ફરી પાછું એ પુરાવૃત કથાયુક્ત ધર્માર્થ કામ ચતુર્થાર્થ છે એનું નિરૂપણ કરવું તો તો ફરી પાછું વ્યાસજીને કે છે એ જ સત્તરમાં મેં વેઠ વાળી હતી એ જ ફરી પાછું આમાં થશે તો મારે અત્યારે અહીંયા શું કરવું છે તો અહીંયા એ કહી રહ્યા છે કે એ બધી લપો પૂરી થઈ ગઈ હવે હવે ભગવત ચરિત્રને પ્રધાન કયા અહીંયા નિરૂપિત કરવાનું છે એની મુખ્યતા છે અને એમાં જો એ આશંકા થાય તો પછી ધર્માર્થ કામ વગેરેથી સિદ્ધ થતા જે પુરુષાર્થો પ્રયોજનો છે એનું શું થશે કેમ કે આ દ્વાપરના અંતમાં આ પ્રકટ થયેલું છે તો અંતભાવી હોવાને કારણે પ્રસિદ્ધિ પણ એની એવી રીતે થશે લોકો પણ આના ઉપર વધારે ભાર રાખશે તો તેવી સ્થિતિમાં જે અન્ય પુરુષાર્થો શાસ્ત્રમાં નિરૂપિત થયા છે એના તરફ ઉપેક્ષા થઈ જશે તો શું કરવું તો એનું અહીંયા સમાધાન કરી રહ્યા છે એ કરો તો ઠીક ન કરો તો પણ આનાથી બધા શ્રીના શ્રવણ કીર્તનથી પણ સર્વ પુરુષાર્થ મનુષ્યના સિદ્ધ થાય છે એવું બધું ભગવત ચરિત્રનું બહાર એ પ્રમાણે આ બધા ધર્મોથી જે પ્રાપ્ત થાય અને તેઓ ચલિત ન થાય તેઓ માટે કીધું છે કે સ્વરૂપ સાધન અને ફળ એ વાક્યરચનામાં સંબંધ નથી થતો તેવું ફળ છે સ્વરૂપત સાધનતશ્ચ ભગવત્વાત ફલત સ્વરૂપત સાધનતશ્ચ આ જે ચરિત્ર છે એ ફલની દૃષ્ટિથી એના સ્વરૂપના વિચારથી અને સાધનના વિચારથી એ ભગવદ રૂપ જ છે એ જે આરંભમાં કહ્યું ને એના માટે જાય એટલે જે વ્યક્તિ કેવલ ભગવત ચરિત્ર ચરિત્રના શ્રવણ કીર્તનમાં લીન થઈ જાય અને માની લો કે એ અન્ય જે ઉપદિષ્ટ સાધનો છે એનું અનુસરણ ન કરે કે એના પ્રત્યે એ ઉપેક્ષા વાળો થઈ જાય તો એના પ્રયોજનો સિદ્ધ નહીં થાય શું એના પુરુષાર્થોનું શું થશે એટલે કે એનાથી એ ચલિત નહીં થાય અર્થાત ભગવત ચરિત્રથી જ એના બધા જ બીજા પુરુષાર્થો સિદ્ધ થઈ જશે Thank હાજી પ્રારંભ એ પ્રમાણે સામાન્ય રીતે ઉપદેશ કરીને પ્રથમ સાધનથી આરંભી ફલ પ્રાપ્ત થતા સુધી પદાર્થોનો અનુક્રમ કહેવા દ્રષ્ટાંતથી પોતાનું ચરિત્ર નીચેના શ્લોકથી આરંભી સત્તર શ્લોકોથી કહે છે એટલે કે સામાન્ય રીતે અહીંયા જે બાવીસમાં શ્લોક સુધી ઉપદેશ કર્યો કે એમનું સ્વરૂપ બતાવ્યું અને તમે શું કરો એ પણ કહ્યું હવે કહી રહ્યા છે કે આ માર્ગ ભક્તિનો માર્ગ છે ભગવદ માર્ગ છે એમાં સાધનથી આરંભી ફલ પ્રાપ્ત થતા સુધી પદાર્થોનો જે એ અનુક્રમથી કહી રહ્યા છે એ પોતાના દ્રષ્ટાંત થી સમજાવી રહ્યા છે કે મારી મેં કેવા સાધનો કર્યા અને કેવી રીતે મને ફલ પ્રાપ્ત થયું તે અહીંયા સત્તર શ્લોકથી એટલે કે ત્રેવીસમાં શ્લોકથી ઓગણચાલીસમાં શ્લોક સુધી અહીંયા બતાવી રહ્યા છે અહમ પુરાતીત ભવે ભવમ મુનિ દાસ્યાત્સુ કસ્યાચ્ચન વેદવાદીનામ નિરૂપિતો બાલક એવ યોગીનામ શુશ્રુષણે પ્રાવૃષિ નિર્વિશિક્ષતામ હે મુનિ પહેલા ગયા ભવમાં હું વેદવાદીઓની કોઈ એક દાસીથી જન્મેલો બાળક હતો ત્યારે ચાતુર્માસમાં રહેનારા યોગીઓની સેવામાં યોજાયેલો ઘણા હલકા ને ઘણા ઊંચા સ્થાનની પ્રાપ્તિ આ માર્ગમાં જ થાય છે બીજા માર્ગમાં થતી નથી એમ જણાવવા શાપથી શુદ્ર થયેલો દેવર્ષિ થવાનું કહેવામાં આવે છે ઘણા હલકા ને ઘણા ઊંચા સ્થાનની પ્રાપ્તિ એટલે કોઈ એવો એવા એવા પોતાની જાતને કહી રહ્યા છે કે પોતે દાસી પુત્ર એવા હલકા હતા તો પણ તેમને ઘણા ઊંચા સ્થાનની પ્રાપ્તિ આ માર્ગમાં મને થઈ છે બીજા માર્ગમાં આવી ઉત્તમ પ્રાપ્તિ ઉત્તમ સ્થાનની પ્રાપ્તિ નથી થતી એમ જણાવવા કહી રહ્યા છે કે મને શાપથી શુદ્ર થયો તો હું અને તેમાંથી હું વિવર્ષિત થયો એનું નારદજી અહીંયા વ્યાસજીને કહી રહ્યા છે અતીત ભવે એટલે ગયા ભવમાં એમ નિકટની વાત હોવાનો ભ્રમ દૂર કરવા કહેલું છે અહીંયા શ્લોકમાં જે કહ્યું છે કે અતિત ભવે તો એમાં કે છે કે ગયા ભવમાં એટલે કે ગયા જન્મમાં એમ નિકટની વાત હોવાનો ભ્રમ એટલે હમણાં હું એવો નતો પણ ગયા ભવમાં મને આવો હું હતો એટલે કે શૂદ્ર તરીકે મને જન્મ થયો હતો એમ કહી રહ્યા છે આ જન્મ જરા અને મૃત્યુ રહિત અમર છે એટલે કે આ જન્મ જે મારો છે તો વૃદ્ધાવસ્થા અને મૃત્યુ રહિત અમરત્વ પ્રાપ્ત થયેલું છે મને એમ જણાવવા પહેલા મને આવો હું હતો એમ કહેલું છે સંમતિથી કહેલામાં વિશ્વાસ રહે તે માટે મુનિ એવું સંબોધન કરેલું છે મુનિ એટલે મનન જે કરી રહ્યા છે તે વ્યાસજીને મુનિ સંબોધન અહીંયા કર્યું છે કે હે મુનિ પહેલા ગયા ભાવમાં એમ કરીને મુનિ સંબોધન કર્યું છે તો મુનિ સંબોધન કેમ કર્યું તો કે જે કહ્યું છે એમાં વિશ્વાસ રહે તેના માટે મુનિ સંબોધન કર્યું છે પિતાનું નામ તે સમયે જાણેલું ન હતું એટલે કહી રહ્યા છે કે જ્યારે તે જન્મમાં બીજા સુશ્નતમાં કહેલું છે કે તે સમયે એટલે કે તે જન્મમાં અથવા યોગીઓની સેવા કરવા માંડ્યા તે પહેલા એમને પિતાનો પિતાનું નામ તે સમયે તેમને જાણેલું ન હતું અને પિતાની હલકાઈ જણાય તે માટે કહેલું નથી એટલે એમાં પિતાની હલકાઈ પણ જણાય એના માટે અહીંયા એનો ઉલ્લેખ નથી વાસ્તવિક રીતે તો પિતા બ્રાહ્મણ હતા જો તેમ ન હોય તો યોગીઓએ અનુમોદન વગેરે કર્યા તે સંભવે નહીં. ખરેખર તો તેમના પિતા બ્રાહ્મણ હતા. એવું ના હોય તો આજે યોગીઓએ અનુમોદન વગેરે કર્યા એ અનુમોદન એ અહીંયા પુસ્તકમાં કહ્યું છે એકસો પચીસમાં શ્લોકમાં બતાવી રહ્યા છે કે અહીંયા એક વાત એ કરી છે કે શૂદ્રને શૂદ્રને ઉચ્છિષ્ટ આપવાની શાસ્ત્રમાં મના છે એમ જે વાત કરી છે તો શૂદ્રને ઉચ્છિષ્ટ ન આપવું જોઈએ હોમ કરેલું ન આપવું જોઈએ શુદ્રને મતિ ન આપવી એવી જે પચીસમાં શ્લોકમાં વાત કરી છે તો પછી એમને નારદજીને કેમ આપ્યું શિક્ષણ એના માટે કહી રહ્યા છે કે એ પોતે બ્રાહ્મણ જ બ્રાહ્મણનું બીજ તો એમનામાં હતું એટલે કે સંપૂર્ણ રીતે શુદ્ર ન હતા એટલે તેમને આપ્યું છે અને બીજી વાત એ પણ કરી છે કે એમને સામેથી માંગ્યું છે એટલે એમને અનુમોદન આપ્યું છે એમને કે હા સંમતિ આપી છે ભલે લઈ લે પણ એ નારદજીએ જ માંગ્યું છે સામેથી કે હું આ લઉં ને એને મેં અનુમોદન આપ્યું છે એ વાત પચીસમાં શ્લોકમાં કરી રહ્યા છે કોઈક એક એટલે કોઈ એક એટલે અપ્રસિદ્ધ દાસીથી જન્મેલા તેમ ન હોય તો આદર થવાનું સંભવત એટલે કે પોતે અપ્રસિદ્ધ દાસીથી જન્મેલા હતા એવું ના હોત તો એમનો આદર દરેક જગ્યાએ થાત બ્રાહ્મણ પુત્ર હોવા બ્રાહ્મણના પુત્ર પણ હતા એટલે અને તેનાથી બંધન થાત આથી એમ જણાવ્યું છે કે આ માર્ગમાં જેમ જેમ આદર રહી રહીએ તેમ તેમ કાર્ય સિદ્ધિ થાય છે એટલે વધારે પ્રસિદ્ધિ હોય તો બધા આદર આપે અને તેનાથી અભિમાન પણ થઈ જાય તો એનાથી જે ભગવદ રૂપમાં જે ભગવદ માર્ગમાં કાર્ય છે એ સિદ્ધ નથી થતું એવું કહેવાનું તાત્પર્ય અહીંયા હોય એવું મને લાગે છે વેદવાદીઓ એટલે વેદમાં પ્રવીણ આથી તેમને ભગવાન માર્ગનું જ્ઞાન ન હોવાનું કહ્યું એટલે જે વેદવાદીઓ વેદવાદીઓની કોઈ એક દાસીથી જન્મેલો બાળક એમ કહી રહ્યા છે ને એટલે એમાં કહે છે કે વેદવાદીઓ એટલે વેદમાં પ્રવીણ છે પણ તેમને ભગવાન માર્ગનું જ્ઞાન નથી આશ્રમવાળા સંન્યાસીઓનો આ ધર્મ છે કે આઠ માસ કીરાની પેટે પર્યટન કરીને અષાઢી એકાદશીમાં જ્યાં જાય ત્યાં બ્રાહ્મણ માટે નિર્માણ થયેલા એકાંત સ્થાનમાં રહે એટલે આ સંન્યાસીઓનો એ ધર્મ છે કે આઠ માસ એમને પર્યટન કરતા રહેવું જોઈએ અને ચાર માસ એક સ્થાને રહી શકે છે તો એ રીતે એકાંત સ્થાનમાં એ રહી રહ્યા છે તેવી રીતે દૈવ યોગથી નારદ રહેલ છે ઘરમાં બ્રાહ્મણની પ્રાર્થનાથી અને પરવાનગીથી ભવિષ્યમાં સનત વગેરે થનારા ચાર પરમ હંસો રહ્યા તે નારદજી જ્યાં રહેતા હતા તે પ્રભુએ જ એવું ઈચ્છા કરી હશે કે નારદજીનો એ રીતે એમને સાથે ઉમેર થાય અને એમને એ રીતે પ્રાપ્તિ થાય ભગત માર્ગની એના માટે કોઈ બ્રાહ્મણે પ્રાર્થના કરી અને એમની પરવાનગીથી ભવિષ્યમાં જે સનક થવાના હતા સનક વગેરે સનક સનક આદિ વગેરે એ ચાર પરમહંસો એ બ્રાહ્મણ ને ત્યાં રહ્યા તેઓના ધર્મ અને સ્વભાવ જુદા ન હોવાથી સાથે રહ્યા એટલે કે ધર્મ અને સ્વભાવ જો જુદા હોય તો એ સાથે ન રહી શકે એવું અહીંયા બતાવી રહ્યા છે એટલે એ સાથે રહ્યા કે એમનો ધર્મ અને સ્વભાવ જુદા ન હતા તેઓ યોગ આચરનારા હતા તેથી તેમને સેવા કરનારની જરૂર હતી તેઓની સેવા કરવા બ્રાહ્મણોએ જ મને યોજ્યો તો આમની જ સેવા કર બીજું કાંઈ કરીશ નહીં એવી યોજના કરી મારું સ્વરૂપ જાણ્યા વિના પણ મને બાળકને જ યોગીઓની સેવા કરવા યોજ્યો એટલે આ નારદજીને ત્યાં બાળક હતા તો પણ એમને ચાર મહિના જે રહેવાના હતા એમની ઋષિઓની સેવા કરવા માટે એમને રાખ્યા અમે ચાર મહિના રહીશું એ વાક્ય પ્રમાણે ચાર માસ સુધી એક જ સ્થળે સંપૂર્ણ પ્રકારે રહેવા તેઓ ઈચ્છતા હતા એ પ્રમાણે એક શ્લોકથી સત્પુરુષનો સંબંધ થયો અને સેવા માટે સત્સંગ એ પહેલું સાધન થયું એટલે ચાર મહિના એ ત્યાં રહેવાના હતા અને એમની સેવાનો અવસર એમને નારદજીને ત્યાં મળ્યો એટલા માટે કહી રહ્યા છે કે સત્પુરુષોનો સંબંધ આ એક શ્લોકથી કયો અને સેવા માટે સત્સંગ એ પહેલું સાધન છે તો એમને એ પહેલું સાધન અહીંયા સિદ્ધ થયું કે એમને ચાર પુરુષોનો એ સત્સંગ એમને પ્રાપ્ત થયો એટલી વાત એમની સેવા માટે સત્સંગ એ સેવા માટે કયા ઇન્ટેન્સથી કહે છે એટલે એમને તો સેવા માટે રોક્યા હતા ને એટલે એમને સત્સંગ કરાવ્યો આ તો સિદ્ધાંત સામાન્ય બતાવી રહ્યા છે આનો જે સારાંશ છે કે સેવાર્થમ સત્સંગ ઇતિ પ્રથમમ સાધનમ એટલે સેવા માટે સેવા એટલે કોની સેવા સત્પુરુષની સેવા હોય તો સત્પુરુષનો સંગ થાય તો એમની સેવા થઈ શકે ને સેવાર્થમ સત્સંગ इति હવે તમારો છે વ્યાસપીઠ જરા મૂરા સત્ય હોય સંભળાય ને લોકો પછી તેઓની એટલે શું વાત થઈ કે હવે હવે નારદજી પોતાનો વૃત્તાંત કહી રહ્યા છે અહીંયા આગળ એમાં હવે પછી ચોવીસમા શ્લોકમાં પછી તેઓની મારા ઉપર કૃપા થઈ એમ નીચેના શ્લોકમાં કહે છે કે નારદજીએ જ્યારે આ ચાર સત્પુરુષોની સેવા કરી સત્સંગ એટલે એમની સાથે રહી અને જ્યારે નારદજીએ ચાર સત્પુરુષોની સેવા કરી ત્યારે એ સેવા કરવાથી એ સત્પુરુષોની નારદજી પર કૃપા થઈ એમ નીચેના શ્લોકમાં કહે છે તે મય પેટા ક્ષીણ ચાલે દાંતે અધ્રુ ક્રીડન કે અનુવર્તિની ચક્રુ કૃપામ યદ્યપિ તુલ્ય દર્શના શુશ્રુષમાણે મુનયો અપલ્પ ભાષિણી અલ્પ મુનયો અલ્પ ભાષિણી સંભળાય છે બરાબર સંભળાય છે તમને હા સંભળાય છે તે મુનિઓ જો કે સમદ્રષ્ટિ વાળા હતા તો પણ તેઓની સર્વ સફળતા રહી ઇન્દ્રિયો વધ કરેલા રમકડા ન રાખેલા આધ્યાત્મિક સેવા કરનારા અને થોડું થોડું બોલા બાળક મારા ઉપર કૃપા કરી એટલે એ લોકો સમદ્રષ્ટિ વાળા હતા છતાં પણ હું આવો હતો તેથી મારા પર કૃપા કરી એટલે સમદ્રષ્ટિ વાળા હતા એટલે સમદ્રષ્ટિ એટલે મુનિઓને તો બધા માટે સમાન ભાવ હોય છે છતાં પણ મારા ઉપર વિશેષ કૃપા કરી એમ નારદજી કહે છે સાથે સાથે એ પોતાના વિશેષણ બતાવે છે કે હું કેવો હતો એમ કે મારામાં ભલે હું આટલો નાનો હતો છતાં પણ મારામાં ચપટતા નથી મારી ઇન્દ્રિયો હોવા બસમાં હતી એટલે નાના બાળકોની જેમ રમકડા રમે એવો હું ન હતો આધ્યાત્મિક હતો અને ઘણું ઓછું બોલવાવાળો હતો એવો હું હતો આટલી નાની ઉંમરમાં એમ નારદજી કહે છે અને તેથી એ મુનિઓ એ સમદ્રષ્ટિવાળા હતા છતાં પણ મારા પર કૃપા કરી સત્પુરુષો અને સેવકના ગુણો અને દોષના અભાવ અહીં કહેવામાં આવે છે એટલે સત્પુરુષોના ગુણ અને દોષનો અભાવ અને સેવકના પણ ગુણ અને દોષનો અભાવ એટલે એમ સમજવું જોઈએ કે એ લોકોના ગુણો અહીંયા કહેવામાં આવે છે સત્પુરુષોના ગુણો અને એની સેવા કરવા વાળાના ગુણો અહીંયા કહેવામાં આવે છે કૃપાળુપણું બ્રહ્મ વિદ્યા અને મનન એવા ત્રણ સત્પુરુષોના ગુણો છે એ લોકો બ્રહ્મ બ્રહ્મ જાણવા વાળા હોય છે મનનશીલ હોય છે અને કૃપાળુ હોય છે આ સત્પુરુષોના ત્રણ ગુણો છે એ ગુણોથી ધર્મ ધ્યાન અને સાધન અનુક્રમે કહેલા છે એટલે કૃપાળાપણા કૃપાળુપણાથી ધર્મ સિદ્ધ થાય છે બ્રહ્મ વિદ્યાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે અને મનન મનન એ સાધન છે જ્ઞાન ચાલુ રહેલ હોવાનું જણાવવા આગળ સાધન કહેલ છે જ્ઞાન ચાલુ રહેલ હોવાનું જણાવવા આગળ સાધન એટલે બ્રહ્મ જ્ઞાન કઈ એકવાર કરી લેવાથી પૂરું નથી થતું એટલે એ જ્ઞાન અચ્છા એ જ્ઞાનની કન્ટિન્યુટીમાં જ મનન એ આવે છે એટલે મનન રૂપી સાધનથી એ લોકોની એ લોકોનું જ્ઞાન જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા ચાલુ છે એમ અહીં આગળ કહ્યું છે સેવકમાં દોષના અભાવ ચાર અને ગુણો ત્રણ કહેલા છે એટલે ઉપર અહીંયા આગળ સત્પુરુષોના ગુણો કયા હવે સેવકની વાત આવે છે સેવકમાં દોષના અભાવ ચાર એટલે સેવકમાં એ અહીંયા બતાવશે ચાર પ્રકારના દોષ નથી હોતા અને ત્રણ ગુણો હોય છે સફળતા એ ગોત છે એટલે ઉપર જે શ્લોકાત્મા કહી એ વાત અહીંયા એનો અર્થ કરે છે સફળતા એ દોષ છે બાળકના દેહ ઇન્દ્રિયો અને અંતઃકરણના પ્રયત્ન દ્રઢ ન હોવાથી સફળતા દોષ કુદરતી છે આરંભમાં દ્રઢ પ્રયત્નથી તે ધરી નાખવો જોઈએ થતી રહેલી છે સર્વ સફળતાઓ જેમનાથી તેમ તે કહે છે એટલે નારદજી કહે છે કે મારી બધી સફળતાઓ જતી રહી છે તેવો હું તે વખતે હતો બાળકપણું જીનપણું જણાવનારો ગુણ છે દીનપણું એટલે કોઈના કોઈના વશમાં થઈ જવું એટલે એ એ બાળક હતા તેથી એ સત્પુરુષોના વશમાં થઈ ગયા બાળકપણું દીનપણું જણાવનારો ગુણ છે ઇન્દ્રિયો વર્ષ કરે કરેલા રમકડા ન રાખેલા વિશે ત્યાર પછી એ દોષના અભાવ કહેલા છે એટલે ઇન્દ્રિયોને વિષયોને આકાંક્ષા રહિત કરવી તે વશ કરવી નથી રાખેલા રમકડા જેણે તેવો હું હતો વિષયોનો સંબંધ અને રમતના સાધનોનો સ્વીકાર એ બે ઇન્દ્રિયો અને કાલે કરેલા સદાના દોષો બાળકના હોય છે તે દૂર થતા તે દૂર થતા સર્વ દોષો દૂર થાય છે પછી આજ્ઞાંકિત વિશેષણથી આવશ્યક ગુણ કહેલા છે આ દોષ ચાર દોષોને બતાવ્યા હવે અહીંયા એના ગુણ કહે છે આધ્યાત્મિક રીતે સમજી આવાજ ગુણ કહે છે તે રીતે પાંચ પોતાની મેળે પ્રાપ્ત થતા એ યોગીઓને મારા દુઃખનો નાશ કરવાની ઈચ્છા થઈ કારણ કે પારકાનું દુઃખ જોઈને દુઃખી થયેલા દયાળુ પુરુષને દુઃખના કારણનો નાશ કરવાની તીવ્ર ઈચ્છા થાય છે એટલે નારદજીમાં આવા બધા દોષનો અભાવ અને ગુણો જોઈને એ ચાર યોગીઓને એમનું દુઃખ દૂર કરવાની ઈચ્છા થઈ બ્રહ્મજ્ઞાનીઓનું બીજાઓના દુઃખનો નાશ કરવાનું કૃત્ય અયોગ્ય છે એમ જણાય તે સંબંધમાં જો કે સમદ્રષ્ટિ વાળા હતા એમ કહેલું છે એટલે મને આ વાત સમજાતી નથી પણ અહીંયા એનો અર્થ એમ થાય છે કે જ્ઞાનીઓ બીજાનું દુઃખ દૂર નથી કરતા કારણ કે એ લોકો સમદ્રષ્ટિ વાળા હોય છે એટલે એમની દ્રષ્ટિમાં કોઈ સુખી કે કોઈ દુઃખી એવું હોતું જ નથી તો પછી એ દુઃખ કેવી રીતે દૂર કરે એમને કોઈ દુઃખી જ નથી જણાતું છતાં પણ એ લોકોએ કૃપા કહી અને નારદજીનું દુઃખ દૂર કર્યું કારણ કે દોષ રહી સમ બ્રહ્મનું તુલ્ય શબ્દથી નિરૂપણ થાય છે આવા બ્રહ્મ જ્ઞાને કરેલું પોતાના અને બીજાના સુખ અને દુઃખ સમાન હોવાનું જ્ઞાન તુલ્ય છે એનું દર્શન થયેલું હતું જેમને કેવા તેઓ હતા એટલે એ સનકાજી જે ભવિષ્યમાં થવાના હતા એ જે ચાર પુણ્યો હતા એ બ્રહ્મજ્ઞાની હતા અને સમદ્રષ્ટિ વાળા હતા એટલે એ એમના અહીંયા આગળ બતાવે છે બીજાનું દુઃખ જોઈને તેનો નાશ કરવાની ઈચ્છા થઈ જ્ઞાનમાં ફેરફાર થયો નહીં એવો અર્થ છે કારણ કે ઈચ્છાનું મૂળ બનેલ જ્ઞાન દુર્બલ હતું કૃપા કાર્ય કરવા શક્તિવાળી થઈ નહીં હોય કારણ કે કૃપા કરવામાં વિરોધ કરનારું જ્ઞાન હતી એવી શંકા થાય તેથી સેવા કરનારા એમ કહેલું છે પોતાની ઈચ્છા હોય તેવી સેવાથી જેની સેવા સેવા કરાય એ વશ થાય એ પ્રસિદ્ધ છે ના જરૂર હોય તેવી એવા વધ કરનારી કેમ થાય એવો પ્રશ્ન થાય તેથી મુનિઓ એમ કહેલું છે મનન કરવામાં થતા નો નાશ કરનારી સેવાની જરૂર હતી બહુ બોલવું અથવા ન બોલવું એ સેવાની સાથે રહેલો દોષ છે અન્ય દોષ ને દૂર કરનારો ગુણ થોડું બોલવાનું છે આથી એમ જણાયું કે દોષ રહિત સેવા બીજું સાધન છે બસ તૈયારી વગર બેઠી છે એટલે બીજા મને કઈ સમજાતું નથી આની અંદર બહુ બોલવું નહીં બોલું એટલે એટલે જરૂર પૂરતું બોલવું કહી રહ્યા હા બસ મને સમજ પડી છે પછી જે તુલ્ય કીધું ને તો તુલ્યનો અર્થ તમે શું કહ્યું એટલે સુખ અને દુઃખ તો બ્રહ્મ જ્ઞાનીઓ જે હોય છે તે સમદ્રષ્ટિ વાળા હોય છે તો એમને એમની દ્રષ્ટિએ કોઈ સુખી કે દુઃખી હોતું નથી એટલે મને એવો લાગ્યો કે એ બીજાના દુઃખ ને એ પોતાના દુઃખને એટલે બીજાના દુઃખને પોતાનું દુઃખ માને છે એવો અર્થ થાય ને પછી કોઈ દુઃખ એમને જણાતું જ નથી એવો અર્થ ના ના એનું અહીંયા મેં તો મેં મારી રીતે કહ્યું હા એટલે અહીં એવું કહ્યું એ એ વાત અહીંયા આવી કે સમ એટલે બ્રહ્મનું તુલ્ય શબ્દથી નિરૂપણ થાય છે અથવા બ્રહ્મ જ્ઞાને કરેલું પોતાના અને બીજાના સુખ અને દુઃખ સમાન હોવાનું જ્ઞાન એટલે મને એવો ખ્યાલ હતો કે એ પોતે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજે છે એમ એવો અર્થ થાય કે પછી કોઈનું દુઃખ એમને સ્પષ્ટ જ નથી એવો અર્થ થાય તુલ્ય શબ્દથી Thank you. જો પરદુઃખમ દૃષ્ટવા દુઃખિતસ્ય કારુણિકસ્ય તન નિદાનોચ્છેદને તૃષ્ણા ભવતી ઇતિ બીજાના દુઃખને જોઈને જે દુઃખી થાય અને એના કારણે દુઃખી વ્યક્તિના ઉપર કરુણાનો ભાવ જાગે અને એના દુઃખ ને દૂર કરવા માટેની ઈચ્છા તૃષ્ણા પેદા થાય છે જનુ એતદ બ્રહ્મવિદો અનુચિતમ જેને બ્રહ્મજ્ઞાની છે એમના અંદર આ જાતની તૃષ્ણા જાગવી એ ઉચિત નથી કેમ કે એ સ્થિતિમાં એમની બ્રહ્મવિદતા છે એના ઉપર પ્રશ્ન આવી જાય છે તો એના માટે કહી રહ્યા છે કે યદ્યપી તુલ્ય દર્શના તુલ્ય दर्शन वाला होवा छता दुख ने दूर करने करुणा जागी कही रहा है कि निर्दोषम ही समम ब्रह्म ब्रह्म से निर्दोष है सर्वत्र सम है तुल्य शब्द वाच्यम ब्रह्म ब्रह्म दृष्टि वाला के तुल्य दृष्टि वाला तुल्यता ब्रह्मता ए बने पर्यायवाची शब्द से ब्रह्म ज्ञान कृतम वा स्वपरयोः સુખદુઃખસમત્વત્યમ ન તુલ્યમ જે બ્રહ્મજ્ઞાનશાળી છે એના અંદર સ્વ અને પરના સુખ દુઃખ એનું અહીંયા જ્ઞાન થવું એમાં તુલ્યતા તો નહીં થાય તો આ તુલ્યતા કઈ જાતની છે તો એના સમાધાન કહે છે કે તસ્ય દર્શનમ યેશામિતિ પર દુઃખમ દૃષ્ટવા તત્પ્રહાણિચ્છયો જાતા ન જ્ઞાનમ અન્યથા જાતમ ઇત્યર્થ તો આમની અંદર તુલ્ય દર્શન હોવા છતાં પણ આ જાતની જે ઈચ્છા જાગી છે એ ઈચ્છા એમના અંદર દોષરૂપ નથી પરંતુ કૃપાના રૂપમાં એમની અંદર આ ઈચ્છા જાગી રહી છે એમ સમજવું જોઈએ એટલે એમની જે આપત્તિ ઉઠાવી કે તો પછી એ બ્રહ્મ જ્ઞાની જે બ્રહ્મદ્રષ્ટા છે એમ કેમ કહી શકાશે એમ એટલા માટે કહી શકાશે કે એમની સેવા શુશ્રુષાને કારણે એમના અંદર આ જાતની ઈચ્છાનો ભાવ જાગ્યો છે અને એની બ્રહ્મજ્ઞાની હોવાની અવસ્થામાં કોઈ દોષ નથી એટલે કહ્યું કે કાર્યક્ષમા કૃપાના ભવિષ્યથી પાદક જ્ઞાન છે વિદ્યમાન સ્વાદ હા તે વખતે એમનો એમની જે જે કે હાલની અવસ્થા છે એમાં જેવી રીતે એક વખત કોઈ જ્ઞાન સિદ્ધ થયું પછી સદા સર્વદા એ જ્ઞાન એક જ રૂપમાં જળવાયેલું રહે એવું દરેક વખતે આવશ્યક નથી હોતું તો એની અંદર દુર્બલતા આવી જતી હોય તો એ દુર્બલતા આવે તે વખતે આ એમના અંદર કૃપાની ભાવના છે જાગી છે આવું સર્વત્ર છે પોતાનું આમાં કઈ કઈ શબ્દ ખૂટે છે જે હોય તે એટલે સેવાથી સેવની વર્ષ થાય છે એ સાર્વજનિક છે આમાં પોતાની કે એવું કઈ નથી હોય એવું લખેલું ને તો એ સેવ્યની ઈચ્છા હોય તેવી વર્ષ હા એ તો આપણને સમજાય હા એ એ તો સેવ્યની ઈચ્છા ન ખબર 我有点点拉，我是，啦，就是，就是 પોતાની હોતાની એવો કોઈ શબ્દ છે જ નહીં અનુવાદકે પોતાની સમજથી સ્પષ્ટતા માટે એમણે એ શબ્દ મૂકેલો છે કેમ કે સેવાયા સ્વેચ્છાયા નહીં ગડબડ છે દિવ્ય વશ્યત્વ સાર્વજનિક નનું અનપેક્ષાયા કથમ વશ્યતા હેતુત્વ હા અચ્છા સ્વેચ્છા છે ને હા હા હા તો સેવાયા સ્વેચ્છાયા સેવ્યવશ્યત્વમ આ તો જે સેવ્યની ઈચ્છાનું રૂપ સેવા એનાથી વશ્ય થાય છે એ સાર્વજનિક છે હવે ત્યાં નનુ અનપેક્ષાયા કથમ વશ્યતા હેતુત્વ અનપેક્ષિત જો સેવા કરવામાં આવે તો સેવ્ય કેવી રીતે વશ થઈ શકે આ આશંકા કરી છે સારું બહુ જોરદાર વાત વાવા વાવા કરે હા તો ચાલશે આમ જ કરી બહુ બોલવું અથવા ન બોલવું એ સેવાની સાથે રહેલો દોષ છે બંને દોષને દૂર કરનારો ગુણ થોડું બોલવાનું છે એ કેવી કંટ્રોલ રાખવાનો એટલે શિક્ષા પત્ર સંગ્રહ છે એ રમવા હરિભાઈજી પહેલા કલ્પેશ ને આમાં કઈ ખબર ના આવા ખબર ના બહુ બોલવું અથવા ન બોલવું એ સેવાની સાથે રહેલો દોષ એ તો કે છે કે તું બહુ બોલે છે આવી ગયું ચાલો વાત દૂરને દૂર કરનારો ગોળ થોડું બોલવાનું ભારતમાંથી આ વાત આવી કેમ ભારત થઈ સારું ચલો આજે આપીએ આગળ માહિતી કરવાનું છે